સંવત બે હજાર ચાલીસ જેઠ વદ અગિયારસ સોમવાર તારીખ પચીસ છ ચોરાસી વચનામૃત ગરડા મધ્ય પ્રકરણના દસમા ઉપર પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની અમૃતવાણી કૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ હવે ભક્તિ ની રીત તો એમ છે જે જયારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્ર માંથી લક્ષ્મીજી નીકળ્યા પછી લક્ષ્મીજી હાથમાં વરમાળા લઈને વિચાર કર્યો છે વરવા યોગ્ય કોણ છે તેને હું વરું પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહીં જેમાં કઈક ગુણ તેમાં રૂપ નહીં એવી રીતે ઘણાક ને વિશે મોટા મોટા કલંક દીઠા પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્ર તેને કલંક કલંક ના ભર્યા દેખીને સર્વે ગુણે સર્વ ગુણે કરીને સંપૂર્ણ અને સર્વ દોષે રહિત ને સર્વ સુખ નિદાન એવા એક ભગવાન ને જ દીઠા ત્યારે લક્ષ્મીજી ને ભગવાન ને વિશે દ્રઢ ભક્તિ થઈ એવી પછી અતિ પ્રેમે કરીને ભગવાન ને વરમાળા પહેરાવી ને ભગવાન ને વર્યા માટે એવા કલ્યાણકારી ગુણ ને જે જાણવા ને પરમેશ્વર નો દ્રઢ આશ્રય કરવો તેનું જ નામ ભક્તિ છે એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ ને પૂછ્યું છે હે મહારાજ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ શ્રીજી મહારાજ નું જીવન જોજો શ્રીજી મહારાજ એમાં દેખાય કઈ તારણ કાઢ્યું કઈ ભક્તિ ઉપર ની જ વાત કરીએ એમાંથી કઈ આચર્યું બોલો બનુભાઈ ઘર છોડીને નીકળ્યા એની ઉંમર કેટલી હતી અગિયાર વર્ષના ને શું જ્ઞાન હોય ક્યાંથી નીકળ્યા અયોધ્યામાં મંદિરો કેટલા હતા નહોતા ત્યાં સાધુ મહાત્માઓ રહેતા હતા કે નહોતા રહેતા અખાડા કેટલા હતા જાવું હનુમાન ગઢી હંમેશ સરયુ કિનારે મોટા મોટા અખાડા હતા જાનકીબાઈ નો ફલાણાબાઈ ના બધા આવે છે ને જ્યાં મોટા મોટા મહંતો હતા કે નહોતા ગુરુઓ હતા કે નહોતા ત્યાં તો ગુરુ ખોળવા નીકળ્યા ત્યાં નો રોકાઈ ગયા નો રોકાણ બોલો અયોધ્યા લક્ષણો બરાબર છે આ જોવાનું લક્ષ્મીજી એ વરમાળા તો હાથમાં લીધી પછી એક એક નામ દેખવા મીડ્યા સામું જોવા ત્યાં કલંક ના ભર્યા દેખ્યા હવે આનું જ્યાં વરવું પડે બહુ જોયું જોયું ને છેવટમાં નારાયણ હાથ આવ્યા એમાં એને માલ દેખ્યો મુમુક્ષુ હોય જેને ભગવાન મેળવવા છે એને આવૃત્તિ કરવી જોઈએ આવૃત્તિ જો એને ન આવી તો મુમુક્ષુ હોય તો એ પાછો હોય પાછો પડી જ્યાં જ્યાં વનમાં ભર્યા મોટા સંપ્રદાયો દેખાણા અને જાણી જાણીને ધર્મગુરુઓ પાસે જતા નાની ઉંમર માં પ્રશ્નો પૂછતા ક્યાંક મારે ખાતો હશો ધક્કા ખાય જાઓ વડીલ અધિકારી નો આવ્યો ને હું પૂછે કે આ લક્ષ્મીજી એ તો વરમાળા લીધી આખા બ્રહ્માંડ ના જીવો ને જોયા તો કલંક ભર્યા દેખ્યા એક નારાયણ દેખાણા આ જગતમાં ખરી રીતે જે મુખ હોય ને એની આ ચાલ હોવી જોઈએ પણ ભૂલાઈ જાય એટલે બિચારો રોકાઈ જાય ક્યાંકો આ રીતિ કની છે ભક્તિ ની જો ભગવાન માં ભક્તિ જાગે તો આ વૃત્તિ જાગવી જોઈ લક્ષ્મીજી ને ભગવાન માં ભક્તિ જાગી એટલે એને ખોયા એમ મહારાજ કે છે આપણે ખોળીને સમાગમ કરી નથી ને બધા સમાગમ છે જ ક્યાં પેલો છે સમાગમ સમાજ પણ એવો ટેવાઈ ગયો એને સમાગમ જોતો જ નથી સમાગમ એને જોતો જ નથી એને આંખી નો વિષય અને કઈક જીભ નો વિષય કે નો બસ એટલા જોઈએ સમાગમ માં તો ઇન્દ્રિયો અંતકરણ ના ભાગ ને દબાણ કરવું પડે ત્યારે આમાં ખુલ્લું મળે વરમાળા પહેરાવાઈ ગઈ ને જો આપણે હંમેશા મંદિરે જાઓ એટલે વરમાળા પહેરી લીધી ને પહેરાવી દીધું છે બધા એવો ભાવ ક્યાં થાય એ માલિકા જોવો તો દેખાય ભાઈ પણ આ ના સમજે એને નાસ્તિક ભાવ માં એ કહેવાય કર્તવ્ય વસ્તુ કોઈ માપતો નથી કરવું શું જોઈએ મંદિરે જવું બરાબર દેવદર્શન બરાબર પણ પછી કરવું શું દુકાને જવું પણ દુકાને જઈને કરવું શું એ ન કરવું વેપાર ન કરવો દુકાને જવું એવું નથી દેખાતું એવું છે એવું પણ એ આ સમાજ ને મનાય જ નહીં કારણ કે કાંઈ કારસો આવવા દેવો નથી ઇન્દ્રિયો અંધાકરણ ને એટલે આ લકાર મારી આવે એટલે બધું પતી જાય આ લક્ષ્મી જે વરમાળા પહેરાવવી છે તો દાખલો પહેર્યો એને મારે આમાંથી હોવા બતાવી જે કોઈ આ દેખે છે જોવે છે જોતું બોલો બરાબર કીધું અને હું હજુ બોલતો નથી પણ મારા હૃદય નું હું બોલ્યો હતો તમારા કરતા મને મુશ્કેલી છે શું તમારે સહેલું છે મેં જાણીને મારે માટે મુશ્કેલી વાળું ઉભું કર્યું સમજાણું કાંઈ તમારે તમારું ઘર ને દુકાન એમાં વૃત્તિ રહી મારે નાચમાં રહેવું નાચની બહાર રહેવું હા કેટલું મોટું અને અઘરું છે યારું આવડા ક્યાંય ચોંટતા નથી સાધુ માત્ર એ તો થયો તમે એમ વિચાર આજ કે કાલે એવો વિચાર થતો ને સ્વામી શું માનતા હતા <laughs> આ બધું છે એમાં સ્વામી બધો નિર્ણય કરી બેઠો હોય હું કે ત્યારે આપણે જઈએ આપણી મેળે આખી ન ઉઘાડવું એ તો બહુ વિચારો આવે બધાની હું ચિંતા કરું છું મને નથી કરતા જાય ભલે અહીંયા ન હોય ને એઠે બેઠા હોય જરા ગાડું બોલવું થાય તો મારે દેખવાનું થાય કે ન થાય એ કોઈ કોઈને ધખે એટલે એમને વૃત્તિ પાછી વાળી લીધી ભગવાન માં જોડાઈ ગયા જો મારે જેટલી મુશ્કેલી છે પેલું તો એ બધા નથી માથે છો એટલે લાગે જવાબદારી આપડી સ્વામી બેઠા એટલે મોટા છે એટલે ધ્યાન રાખે અખંડ વૃત્તિ રહી ને ભગવાન એને આ તો ભાઈ સુખ્યા છે જો એ મારા ભાગ માંથી વહી ગયો સુખો સુખ એના ભાગ માંથી એમ હું કહો દેવગ્રહ સુખ્યા તમે બધા જો વારસો મળે તો સુખ્યા થાય જ ને હા એ હતો પણ વારસો કલ્યાણ નો એ હતો <laughs> માઇક સંસારમાં તો માઇક વાંચતો મળે એટલે ભયો ભયો ભયો આ બધા વિચારો તો બહુ માગ્યો પણ માનવી એવો છે ને એ કોઈ બી કારસો આવે એવો વિચાર કરે નહીં સીધું હારું પતિજી અને પાછું જે કરે એ બહુ કરીએ છે એવું પાછું તૈયાર એને રાખ્યું ગિરધરભાઈ આટલી ખબર પડતી નથી આપણે હા પાડી કાશી સુધી લાંબી તો વડતાલ જેટલે આવે ને વડતાલ થી ગઢડે આવે પછી પોતાના હૃદયમાં આવે એમ લખ્યું ને હવે આપણી વૃત્તિ નો કોઈ મેળ કયો ખરો એટલો પેલા જ્યાં લાંબા જઈને કેટલા ટૂંકા થયા અને હવે કેટલું ટૂંકું થવું માપ તો કાઢવું જોઈએ ને હે ભગવાન હાલો લક્ષ્મીજી વરમાળા પહેરાવો એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ ને પૂછ્યું છે હે મહારાજ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એને વિશે પરમેશ્વર ને વિશે પ્રીતિ થયાનું કેને વિશે અધિક દૈવત આવ્યું તે સમજાણું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભક્તિ ને વિશે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્ય માં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી અને ભક્તિ તો અતિ દુર્લભ છે તે ભક્તિ વાળા ના લક્ષણ આવા હોય છે આપણે કોઈ વિચાર કરીએ પણ ભક્તિ માં ભ્રષ્ટ વાળો કરતા વાર ન લાગે એટલે પાછું મુશ્કેલ થઈ પડે જયારે જીવોના કલ્યાણ ને અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિશે વિચારે છે ત્યારે ભગવાન ના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય અને કેટલાક ચરિત્ર તો માઇક જેવા હોય તે જયારે ભગવાને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવ ને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોડ્યો કાળીય નાગ ને કાઢીને યમુના નું જળ નિર્વિષ કર્યું તથા બ્રહ્મા નો મોહ નિવારણ કર્યો તથા અક્રૂરજી ને યમુના ના જળ ને વિશે દર્શન દીધું તથા મલ્લ હસ્તી કંસાદિક દુષ્ટ ને મારીને સર્વ યાદવ નું કષ્ટ નિવારણ કર્યું તેમજ રામાવતાર ને વિશે ધનુષ ભાંગ્યું રાવણાદિક દુષ્ટ ને મારીને સર્વ દેવતા નું કષ્ટ નિવારણ કર્યું ઇત્યાદિ પરાક્રમ તે ભગવાન ના દિવ્ય ચરિત્ર કહેવાય રઘુનાથજી રોતા રોતા ઘેલા જેવા થઈ ગયા આ વાંધો આવ્યો એમાં ભગવાન કહે અને કોઈ સીતાજી નું નામ લઈને રડે તમારે આ જગત માં કોક ની બૈરા ભાગી જાય અને બજારે રડે તો બધા ભૂખે તો વાયલો લાગે ભગવાને જેવું જે રીતે વિસ્તાર્યું એમાં જેને નિષ્ઠા રહે અહીં નિષ્ઠા છે ઓલામાં તો ધનુષ ભાંગે આ બધું થાય રાવણ ને મારે અહીંયા તો પરાક્રમ બરાબર રડે તો પાર્વતી જેવા ભૂલી જાય પછી બીજાનું તો પાર્વતી જેવા ભૂલી જાય બીજાનું શંકરે સમજાવ્યા તો સમજાયો એટલે આપણે આ ભગવાન ની વાતો કરવી તો સહેલી છે પણ આ ટાણે સમજણ જે રહેવી ને એ દુર્લભ તેમાં દિવ્ય ચરિત્ર માં તો બધા એ થાય છે અને પરચો કહે પણ મનુષ્ય ચરિત્ર વિસ્તારે અને તહી હે કરે જો શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન ને સમજાવીને સંન્યાસી કરીને લાવ્યા છે બાવા કરી મોટા ભાઈ ને ખબર પડવા દીધી કારણ ઘરમાં મોટા ભાઈ નું ચલણ કેવાય પોતાની જ બેન હગા ભાઈ ને દુર્યોધન ને આપવી હગ પણ બધા થાય છે મામા ભાઈ મામા ભગવાન ને જાણ્યું કે આ દુર્યોધન ને આપે આ તો ભૂંડો કે છે પછી મોટા ભાઈ નું મરડાય ને આ કળા કરી બોલ્યો સંન્યાસી નો વેશ લઈને બાવાનો ભિક્ષા માગવા આવ્યો છે અર્જુન પાછલે પાણે જાવ કે ત્યાં ગયા આને સમજાવી રાખી બોલ્યો ઉપાડી હોય ઉપાડીને વયો તો ગયો પણ ઓકાર થઈ ગયો આવ્યું બળદેવજી પાસે મારો હું કર્યું હતું પાવો હતો કે ઉપાડી ગયો એ પાવો હતો કહેતો બળદેવજી ઘરમાં રહે નાના ભાઈ ને પૂરા ઓળખે મળો એવો છે કપડી આવો છે મોટા ભાઈ એમ કે તમે આ કઈ દો ભાઈ મને કઈ આ ખબર હોય કે સામાન્ય માણસ કોક ખોખું બોલે એને માણસે નો કહ્યો ભગત તો છે ના કહે તો એને ભગવાન કોઈ કહેતું હશે આ આકરું છે બહુ કહ્યું તો કે ના તું તારો હાથામાં હોવો જ જઈ અને આજ્ઞા થઈ ગઈ હો બળદેવજી તૈયાર થઈ જાઓ આખું પકડો મારો અને બેન ને લઈ આવવા આખું તૈયાર થયું હો ભગવાન ને જાણ્યું મારા પર થયા તો ભગવાન ભાઈ ને એક બાજુ બોલાવ્યું કે ભાઈ જરાક શાંતિ રાખો તો શું આ તમે ખીજાઈ નાખું ઉભું કર્યું તું મને મનાવાયો એટલે એની આડે ભાઈ ક્યાં પાછા તારું કપટ લાગે કાં તો અર્જુન દેશે હોય એ હોય એ ભાઈ આ પાડી ફજેતી કેટલી થશે કોઈ જાણતું નથી જે લઈ ગયો એ લઈ ગયો હવે તમે બહાર બોલશો બાવો આવ્યો લઈ ગયો તેથી અર્જુન નીકળ્યો તમે પાછા લાવ્યા પછી બેન ને ક્યાંક દેવા પડશે કે નહીં દેવા પડે કોઈ રાખશે આટલી ફજેટીતા હે પછી ભાઈ ને કોઈ નો રાખે એ બેન નું તમારે શું કરવું હેરાન કરવા તનુના ક્રોધ અંગેલો જરાક ભગવાન ની ઈચ્છા હોય ને એટલે મન ભૂલવી પડે તો પણ આ બધું તૈયાર જોઈએ કલ્યાણ એમને રાખો આપડે એમ કહી દો કે બેન ના લગ્ન ત્યાં કરવા અમે લગ્ન કરવા જઈએ એટલે આબરું ન જાય ને લગ્ન કરવા જઈએ આવા ચરિત્ર એમાં ભગવાન ઘણું ટકાવવું ને નાની વાત નથી આપડે હું ભક્તિ ની વાત કરીએ જ્ઞાન ની કરીએ વૈરાગ ની કરીએ પણ મનુષ્ય ચરિત્ર જે ભગવાન નું છે એમાં દિવ્ય ભાવ જયારે મનાય ત્યારે એ ભગવાન ની નિષ્ઠા કહેવાય દિવ્ય માનુષ દોરૂપ એક કરી ચિહ્નાતો અલગ થયો એ વાત આવી મહાપુરુષો લખી ગયા દિવ્ય માં તો સૌને ભગવાન દેખાય પણ મનુષ્ય જેવું ચરિત્ર કરે જગત ના જેવું જગત ના જેવું નહીં જગત માં ન ઘટે એવું અને એ કારણે એને ભગવાન માનવા ત્યારે ગીતામાં આગળથી ત્યારું બતાવ્યું જન્મ કર્મ તમે માનતા નહીં હો એ તો દિવ્ય છે પણ એને કોક દિવ્ય જાણે તો એ પણ દિવ્ય થઈ જાય એ પણ દિવ્ય થઈ જાય આવું શાસ્ત્ર પઠન છે ને વિદ્વાન વિદવત્તા એ ભગવાન માં ન દોડવાની અને જગત માં એમ કે વિદ્વાન વિદ્વાન વિદ્વાનો એ તર્ક વિતર્ક માં એનું જીવન જાતું હોય એ દિવ્ય માનુષ ને ન ઓળખતો હોય સમજો કઈ કઈ નહીં હો હા એમાં રોકાઈ જાય સ્વામી એમાં કારણ કે એમાં જ રોકાઈ જાય પોતાની બુદ્ધિ ના ઘમુંડ માં એ ભલે ઘમુંડ હોય પણ ક્યાં ઘમુંડ છોડવું પડે તો ના સાચી વાત માં એમ નો હોય માણસો નથી કહેતા સાચી વાત સાચી વાત સાચી વાત હજી માં હોય એનું માં કેવાય બીજી બાપ ની બાયડી રોટલો લાય એટલે બરાબર બાપ ની બાયડી રોટલો લાય એટલે રોટલો આપે ને બરાબર તમને અમારા બીજા એમ જ જાય ને દરેક માં કઈક વિવેક ઉભો છે વિદ્વાનો ને વિવેક ખસી જાય એની બુદ્ધિ નું ઘમંડ આવે એટલે એમાં તર્ક વિતર્ક માં શંકરાચાર્ય મહારાજે પૂછ્યું ષડંગાદિ વેદો મૂકે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ તું કરો હરે હંગ્રી પદ મે મનસ્તે ન દત્તમ બીજા પદમાં એવું ગાયું છે ગુરુ રંગરી પદ મે મનસ્તે દત્તમ તથા તથા તથા એને નિંદ્યા વિદ્વાનો સળંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા ચોપડી લેવી ન પડે બધું કંઠસ્થ અને ગદ્ય પદ્ય કવિતાઓ એ રમતા રમતા ક્રિયા કરતો હોય પણ ભગવાન ના ચરણારવિંદ માં એનું મન નથી અથવા ગુરુ ના ચરણ માં નથી ચરણ એટલે શું જ્યાં જ્યાં શંકા જ ન મળે ગુરુ કે કબૂ કહેવાય તો ને ચાકર પેરા કહ્યું તો ત્યાં દાપણ નો કરાય જૂની વાત થાય સાંભળી તો હશે કોક સાધુ હું કથા વાંચતો જુનાગઢ તમારી જેવી ઉંમર માં હું અભ્યાસ માં જાણી મૂકેલા કે સંસ્કૃત ભાષામાં આ ઈ ઈ પછી રૂ રૂ એવું આવે રૂ અને લુ આવે પછી એના ઉચ્ચારો આવે ઋષિ આવે ને ઋષિ ત્યાં સંસ્કૃત માં રે કે ઋષિ કે જૂની ભાષામાં પછી બાજુ બીજી ભાષામાં ઋષિ આવી ગયો છે પણ રને ને રસવા વાળું રૂ નથી ત્યાં પૂર્વ રૂ છે સ્વર માયલો એટલે એને રે કે અમર જૂના માણસ યા વિદુતન નહીં સાધુરામ ઋષિ બોલો ઋષિ કહે સ્વામી એ ખોટું છે રેશી હાથ તો હવે જે હાથ હોય અમે તો સાંભળતા આવી નથી તમે ઋષિ બોલો કે ન બોલે તો ખોટ કઈ નહીં બોલો જે બોલો બેઠેલો એક બાજુ ફરી કઈ સ્વામી પાછા પડ્યા ને પર સભામાં તારીખ કરી મેં એ સાધુ રાજુ ગયા છે એમ મહાપુરુષ ને પણ પાછા પાડવા તૈયાર તો થાય ને આગળ પાછળ વિવેક તો જઈએ ને વિવેક પડ્યો કહેવાય ભગવાન ના માર્ગ માં આપડે જઈએ પાંચ માળા વધારે ફેરવી વ્રત જપ વધારે કર્યા સાધનો કર્યા એ બીજાને ઉતારી પાડવા નથી મારું જ સાચું બીજાનું નહીં એમ ભગવાન નું ભક્ત એને સુરવી પણ રાખવાનું કહ્યું બાજુ પલાવની છાયામાં દબાવું નહીં શબ્દો આય છે આય છે એનો ઉપયોગ વિવેક માં કરવો જોઈએ વિવેક મારો બોલો અને તથા કૃષ્ણ અવતાર માં કાળ યવન ની આગળ ભાગ્યા ભાગ્યા ભગવાન કેવા તથા જરાસંઘ ની આગળ હાર્યા હાર્યા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજી એને સમુદ્ર ના બેટ માં જઈ વસ્યા વસ્યા જો રાજધાની છોડી દીધી આપડે છોડી દીધી ને જોઈ લ્યો બોલો હાલો <laughs> ભગવાન ના ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્ય પણ જણાય પણ જયારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિશે પણ જેને દિવ્ય પણ જણાય ત્યારે તે પરમેશ્વર નો ભક્ત સાચો ભગવાન ગઈ ને એને જાણવું છે મનુષ્ય ચરિત્ર માં ઝલક તો હોય પણ આ સ્થુલ બુદ્ધિ વાળો બિચારો એ ક્યાં ખોળી શકે બુદ્ધિ વાળો અને શ્રી અને ભગવાને ગીતામાં કહ્યું છે જે જન્મ કર્મ ચમે દિવ્ય મેવમ યો વ્યક્તિ તત્વત ચક્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુના જાણે એટલામાં જો ભગવાન ને દિવ્ય જાણે આવડા દિવ્ય થઈ એવા જાણે એવો પોતે થાય જાણવું એ અઘરું ભગવાન ને ઘરે દીકરો જન્મ એટલે ને દિવ્ય કેવો જઈ કેવાય બોલો દીકરો કેમ જન્મતો હોય કલ્પના તરફ આપણી આવીને ઉભી રહ્યું હિંસા તો ત્યારે થાય એમાં નિષ્ઠા કરવાની અને એ નિષ્ઠા પાછું સ્થાને અસ્થાને નહી નહી તો જેને જ્યાં હે ત્યાં નિષ્ઠા કરી બેઠા જ ન હોય એ નિષ્ઠા એનો એ તો એક ને અંગે નિષ્ઠા વસ્તુને ઓળખીને નિષ્ઠા નથી એ તો માયા થઈ ગયો એ માયાની નિષ્ઠા લૂલા આંધા ગરીબ માને બાપ માધુ તેનો દીકરો સેવા કરે અમાપ બાપ ની પાસે લાખો રૂપિયા હોય ને તો છોકરા દોડી દોડી સેવા કરે પાછા ઘરડા લુલા આંધળા ગરીબ અને બાપ એની સેવા માધવે કરવાની જો વિદાયો કઈ મા બાપ ની સેવા કહેવાય નહી તો કે બેવડું ના હું તમારે બેવટાના હક નથી છોકરા શું છે બાપા બાપા ધર્મ પ્રમાણે મગજ શક્તિ ઓછી બાપા ની થઈ પછી છોકરાને ધીરજ નો રહે ધમ ધમ ધીરા અને એના બાપ ની પ્રકૃતિ કોણ આંચવે કોણ આંચવે ભાઈ છેવટમાં એ બીમાર હતા અશક્તા ભાષા એનું બોલવાનું પ્રત્યક્ષ દુર્વાસન પ્રત્યક્ષ દુર્વાસન <laughs> એ માંડ હોય તો હું તો શબ્દ નો આવવા અરે એ ભાષા બદલી જાય નહી તો છોકરા ની બદલે હક નથી હવે એટલું તો બોલે ક્યારે ન બોલે એક મેં જુનાગઢ માં જોયા હતા પ્રભુદાસભાઈ હતા એના દીકરા નારાયણભાઈ પ્રભુદાસભાઈ ની આંકડી પ્રકર ભારે પણ આંકડા ભારે એવાનું ભાઈ છોકરો કંટાળે કોઈ બી કંટાળે નહીં ગુજરાતી હતા મૌધાના પણ કોઈ બી કંટાળે નહીં અને હું દડિયા ભણતો જોતો ને ધાવા દીકરા ને સવાસ થયો એમ જે ટકી રહેવું ભગવાન આ જગત માં પધારે અને પ્રતાપ ને પરચાન બતાવે જગત દોડા દોડ કરતું હોય ભાઈ પણ એ મનુષ્ય ચરિત્ર વિસ્તારે અને તહી એની પરીક્ષા થાય છે એવું ભગવાન આ જગત માં પધારે મનુષ્ય ચરિત્ર વિસ્તારે એમાં દિવ્ય ભાવ ઉભો થાય તો નિષ્ઠા આપડે શું આવે ખબર વગર વાંકે કાઢી બીજો હોય વડતા હોય હવે છે ને ઈટાણે નિષ્ઠા રહી રહીને ઈટાણે ગોગ આવીને ને કેમ રડો તો મને કાઢું મેલો મને આમ કર્યું મને આમ ત્યારે ઓઈલો બોલે એની પ્રકૃતિ ખરાબ છે અમે એને પેલાથી ઓળી એમ બોલે તો રડતું માં ખબરદાર બોલે તો એ મારા પ્રાણ એનું વાંકું બોલ ભૂત બોલે છે બીજો જો બોલ્યો ચરાવે છે ને નિષ્ઠા વસ્તુ તો ધ્યાને કહેવાય અરે ધ્યાન કુંવર તો નિષ્ઠા જ છે ને ક્યાં કોઈનો વાંકો થાય ધારું થાય એટલે નિષ્ઠા ધારું બદલ્યું તો નિષ્ઠા બદલી બોલો એ શ્લોક નો એમ અર્થ છે હે અર્જુન મારા જન્મ ને કર્મ તે દિવ્ય છે તેને જે દિવ્ય જાણે તે દેહ ને મૂકીને ફરી જન્મ ને નથી પામતો મને જ પામે છે એના જન્મ મરણ મટી જાય દિવ્ય જાણવામાં હો માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તો તો ભક્ત ને અભક્ત બે ને દિવ્ય ભાવ જણાય જૂની વાત છે પેલા સેવાનો બહુ મહિમા હતો અને સેવા ધર્મ એમાં કલ્યાણ મનાતું છે એમ શાસ્ત્રી પણ એમ છે એક વૃદ્ધ સંત એને એક ચેલો આપણા જો માતા જરા કઈ બહાર આવે હરે ફરે ખરા આજની સગવડ હું દેદી નહોતી માંદા ને હતું ફળીમાં એક ખાડો કરી માટલું નાખી દે ફૂટે પણ પગથિયા ગોઠવી દે ઠંડા ચાલુ હોય ત્યાં જાય એ માટલું પાછું ધૂળ નાખતા જાય માટલું ભરાઈ જાય તો બીજો ખાનો પડે આ સ્વામી એવા આંકરા હતા જરાક મારે હાલવું કઠણ પડે આયું કરી દે આયું કરી દે અહીંથી ઉઠીને આવી અને બે પાણા લઈ આવ્યા બધું ગોઠવું અને પછી ક્યાં સંદાસ લે લાવે ઉપાડી ને ઉપડે નાખીએ ઉપાડી ને ઉકળે નાખી નાખી હવે એમાં કોકે કઈ તમે જરાક કેતા હો તો ન કહેવાય મને આ સત્સંગ ઓળખાયો આ ભગવાન ઓળખાયા એ મારા ગુરુ છે મારે એની સેવા કરવી છે એવું ડાપણ મારું ડાપણ ન કરવું ન કર્યું છે પછી બીજા સાધુ એ સ્વામિનારાયણ સ્વામી કરો એટલું હાલો ખાલી કાલ સીધા પણ ઓલાની શ્રદ્ધા નહોતી ગુરુ કરવા એ કઈ નાની વાત નથી હો આ જૂની વાતો છો ખબર છે શીશ બોલવાના છે ને એ હું કરાવતો એટલે એની બહુ મજા ગુરુ કેવાના રહ્યા કરવાનું અને પેલા જેવું હોય તો છેલ્લા રે ખરા ને આટલું કામ હોય કોઈ નિશાળ કરવો હોય ભણવું છે કીર્તન ભોખવાન આમાં નવરા થઈ અમે એટલે ને એટલે તમને કહી બોલો જૂનું યાદ પ્રસંગ તો આવવાનો નથી મારા જેવો જો આવતો ગામ માંથી આવ્યો એટલે તહી એમ જ થતું હતું કઈ હું બોલી ઘડી હું બોલીશ નહીં કઈ નહીં રહેવાય ત્યાં તમે નહીં રહ્યો ને તમે શું આવી એટલે બોલ્યો નહીં તો બોલ ના એ તો બધા ગોઠવનારા મારા ભાઈ તું કઈ તપાસ ન કરે અને તે મારું હોય તો બે ખંતા એ કામ કરે અને કેવાય ગુરુ અને કેવાય ચેલા લે અને પાછા સમજાય છે ખરેખર થયા હું કોઈ વાત કરવા એક સાધુ સાધુ વાંચે તો સ્વામી જરૂર પડે હા વાત લાંબા હતા ચડવા પીડ્યા ને પણ સ્વામી ને તો પધરાવવા જોઈ ને સ્વામી થવામાં લાભ થજો મોટા થવામાં લાભ કેટલો છે આવડા સમજાઈ જાય હું ક્યાં સમજાઈ જાઉં જયારે ભગવાન મનુષ્ય ના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જણાય પણ કોઈ રીતે ભગવાન ના તે ચરિત્ર માં અભાવ આવે નહીં એવા આપણે બોટાદ ની વાત કરી સ્વામી નિર્ગુણદાજી ને દેખેલા તમે જેતપુર પણ એ દરબાર ને એને વિશે દિવ્ય ભાવ ને બરોબર જોયો બીજા બધા વખાણ કરે મહિમા ગાય પણ ખોટા દરેક હરિભગત એ ગાય મહિમા પધામણી કરે સેવા કરે પણ ભાવ જેને કહીને એ ભાવ તો કોક નો હોય કે આ દેવ બુદ્ધિ વાળો માણસ ભણેલો દરેક રીતે શક્તિ સંપન્ન અને એને દિવ્ય ભાવ થોડો દરબાર ની વાત તો સાંભળીશ પેલા ગરીબ હતા પછી એના ફૈબા મોટા ગાયકવાડ જેવા મોટા રજવાડામાં એમને દુઃખ રોટલું એટલે રજવાડાની મિલકતા ની પાસે રાજાએ બધે બીજું કરેલો એને દીકરા દિયા પણ રાજાને એ તાપ એટલે જાણ્યું હું જાય પછી કોઈ કોઈના દીકરા હોય ને એ હોય આનું બરાબર ન કહેવાય એટલે પેલા જ કથા દીધી હતી ખાનગીમાં મેં દેખેલા છે સોનાના આવડા આવડા લાંબા હરિયા દસ્તાની જેવા અને ચાંદી ના આવડા લાંબા દક્ષિણ માં મૈસૂર તરફ હતા આ મળવા બોલાવે ને વળી બે ભરી દે વળી બોલાવે ને પાછા ભરી દે હવે આય તો દેશી નળિયા વાળા ઘર એમાં બધું હંગરવું આવી તો જીવ સિત્તેર લાખ ની મિલકત આવી ગઈ એ દીઓ પણ પછી આ બુદ્ધિ વાળા માણસ ત્યાં પથશે કેમ ઓલાને હનહા બુગી એટલે ઓલા બાઈ બાઈ ની તો એટલું બધું હોય ને રાણી તો ઓલા કહેવાય પછી ઉપાધિ થઈ ઉપાધિ થઈ અને કેસ નોંધાયા ગવર્મેન્ટમાં ક્ષત્રિય હતા વટ હતો ત્યાં કરતા મળી જશે પણ પકડાવ એના સિદ્ધાંતે માર હું જુનાગઢ હતો સ્વામી નાનંદાજી અને કૃષ્ણચંદ્રદાસ સ્વામી બે ત્યાં આ બિચારા ભગવાન ના સાધુ બેસરા આવું કોઈ સમજે નહીં એને એટલી ખબર કે અર્જનસન હમણાં સુખ્યો છે પણ વિચાર કરે કે મોટા પુરુષ આગળ નિષ્કપટ થવું કપટ ન રાખો આ વચાણમાં આવે એ સ્વામી નાનદાજી થી તો હવે દબાટ બોલવું હોય તો બોલી શકાય કૃષ્ણચંદ્ર સ્વામી દયાળુ થઈ ગયા બેઠા અને પેલી ધર્મશાળામાં બળી ગઈ એમાં નીચે હોતા હોય મારે તમારી આગળ થોડાક પ્રાર્થનાના બે શબ્દ બોલવા પણ સાધુ જો આગા પાછા જાય તો એલા જાઓ સાધુ એલા જાઓ બધા એલા જાઓ સાધુ એલા જાઓ હવે આ પબ્લિક સ્વામી બધા માથું પગમાં મૂકી રડી દયાળુ બહુ હતા અરે પાપા પણ શું છે ઊંધું કરે ઉભા કરે થાય નહીં પોતે વર્ષ પરાયણે બહુ ગયેલું હું ગોળીની બાબા એ પોતે રડવા ભૂલ્યા રડે અને પોતાને રડવું આવી છે શું મને પ્રેમથી કઈ મારી ભાઈ બારી અને એનું મને મળ્યું પણ હવે વ્યવહાર એવો છે કે માં હું છું ક્ષત્રિય બચ્ચો હું પકડાઉં કે જેલમાં જાઉં મારે માટે વ્યાજબી નથી તો મહારાજે તો આત્મહત્યા કરવાની ના પાડી પણ હું મરી જાય કે તમને પગે લાગો આવ્યો છે રાજી રેજો મારા દેવ માં બગડે નહીં મેં છોડ્યું મને પ્રેમ કે મારી ભાઈ મારી ખૂબ કહ્યું તમે ગયા સાચું બોલે છે ને તમારી આગળ કઈ અરે ભગવાન રક્ષા કરશે તમે આવું બોલે તારી રક્ષા થઈ જાય પછી હું કઈ એમ કરીશ ને અરે મા બાપ કેમ કોયા કેમ કોયા સેવા કરાવું તો કરું નક્કી તો કા હજાર રૂપિયા હું બોલે નહીં કોઈ ક્ષમા વાપરવા ક્ષમા કાંઈ સ્વામી ને હું નિશાન કે અમરેલી નું મંદિર આવ ખરવડી નું પડી જાય એવું છે અને સત્સંગી કણબી પાંચ પણ હાવ કરી એ ઉભું કેદી થાય જો આના રૂપિયા આવે તો એ મંદિર થાય પૂજા કરતો હું ને કાગળ માની પૂજા કરતા હજાર રૂપિયા લાયા સાધુ ને વાત સાધુ ને ખબર નથી એમાં મારી તે બી આ પેટી ની કઈ ને સાધુ ને જોડી હોય એમાં પછી આ વિસાવદર ભાઈ કાળાબાઈ કરી અહીંયા આપણે કાનજીભાઈ આવતા એના બાપા એ ભગવતી બહુ એ આવ્યા ત્યાં પેલા કાળા બાપા મારું કામ કરે મારી પાસે થોડાક રૂપિયા છે હું રાખીશ જૂનો જમાનો સાધુ રૂપિયા રાખીશ એમ બોલે એટલે એ સાધુ જ ન કહેવાય આવો સમય એમાં એને આને કહ્યું આ હરિભગત બસ એ લુવાણા મારો અવગુણ નહી આવે ને કે મેં તો તમને ભગવાન તુલ તમારો અવગુણ ન હોય પાછો ખોલો પાડતા નથી શેના રૂપિયા કઈ દીધા પામી પછી અમરેલી નો બીજે વર્ષે નો વારો આવ્યો હરિભગત ને ભેળા થયા કણથી જોડા આપડે આ મંદિર જૂનું થઈ ગયું હમું કરવું ભલે સ્વામી ફાળો કરો ફાળો કર્યો એસી રૂપિયા થી આખા ગામ ના એટલે અને મંદિર મોટું વિઘાવટ આ તો તરત હવારી હરિવન આવજો નળિયા ઉતારવા પાછા થોડા ગાળા પછી આવ્યા જુનાગઢ ના હું ગયો અને આપડે અમરેલી મંદિર કરવું છો મને તો કઈ ખબર નહીં પણ આપડે મંદિર તો કરવું જૂનું છે મોકલી પાંચસો ગણાતા પણ આવ્યો લઈ તમે કે આજ કુબેર ભંડારી નો માણસ આવ્યો રૂપિયા પાંચસો લઈ ગયો કઈ શું હું નો સ્વામી નો સંકલ્પ છે આપડે તો કરવું ગમે એમ કરી માગ્યા વિના આડાવડા મળતા આવ્યા ત્રીસ ચાલીસ હજાર ત્યારે આ મંદિર ઉભું છે આ સાબુ એમ કે છે એ નિષ્ઠા નો રે હારા સાધુ તે દીધો બહુ તો સાધુ થઈને પૈસા રાખે અને પૈસા માગે એ સાધુ જ ન કહેવાય એવી હવા બરાબર અને એમાં મોટા સાધુ થઈને પૈસા માગે એ અર્જુન સંઘની નિષ્ઠા નો રહે એને દુઃખ ને નંદે પણ ગમે એમ નિષ્ઠા રહી પછી બે વચ્ચે પ્રાણ અંતર નથી આ તો હથિયાર હોય ત્યાં લગી ગુરુ દારૂ મળે એટલે ગુરુ મટી જાય હશે એવું તમારે કહેલું કઈ હોય પાંચ ને વાત બોટાદ ની બોટાદ ની વાત સ્વામી અને અર્જનસિંહભાઈ અર્જનસિંહભાઈ એવા જ ફરતા અને સ્વામી આમ જમવા બે પગ વળતા ને એટલે ખુરશી રાખે અને આગળ ખોખા જેવું કઈક હોય એને પર મૂકે ચાલે જમે પછી બહુ વૃદ્ધ આવતા ક્યારેક જમે મોઢો માંથી પડી જાય જાય અર્જુન સુંભાઈ ડો લેવો ભગવાન ભગવાન ઓ મારો વાલો એને દિવ્ય ભાવ દિવ્ય ભાવ દેખાય ફરતા ફરતા ગયા બોટાદ ગઢડા વાળા નગર શેઠ હતા મોહનલાલ મોતીચંદ આ મોટા માણસ કેવાય રામચંદભાઈ મળવા આવે એ મળવા આવ્યા એ ઉપર બેઠા બેઠા વાતો કરે અર્જનસિંહભાઈ ખબર પડી ફાળ આવ્યા ઠાકોર તરત દરબાર ઉભા થયા હાલો ફાળ આવ્યા ઠાકોર ના સ્વામી જમવા બેસે દર્શન બોલ્યા તો એની છાયામાં ઘોડા હાલ્યા પણ આ તો લોકો વૃદ્ધરાજ ને થાળ બોલાય ભગવાન જમે છે આ ભાવ ત્યાં સ્વામી ની ખુરશી મૂકણી ત્યાં ગયા અર્જન સંઘો દંડવત કરવી આમાં બેઠા આ મોટો માણા એટલે દંડવત ન કરે એમને બેઠા પણ સ્વામી જમે તો પડતું જાય હાવ જાડા જેવું અને અર્જન સિંહ વચ્ચે મને મોહન મોદીએ જ વાત કરી મને મારો અર્જુન સંઘાવ ભગતડો દેવડો બહુ બિચારો બુદ્ધો ખાઈ પૂરું શકે નહીં મોઢામાંથી પડતું જાય તોય મારો આમ આ દિવ્ય ભાવ આવવો કઠણ છે એમાં એવા રાજ સત્તા વાળા મોટા માણસ હોય ને એને દિવ્ય ભાવ આવતો હશે એ આજે ગુરુ શિષ્યો ના ધર્મ આજના શિષ્યો સમજે શું એને એ પરચો દે તો અમારા ગુરુ મોટા અને કઈ કામ ન કરવું પડે ને ગુરુ રે એમને ના ભણાવો આપડે એનું કામ કરવું પડે ને અને ગુરુ રે આ એમાં બધા મજા જો એનું ગમે એટલા કેસ થયા ઉડી સેકન્ડ વાર માં એવું મને બંદૂક વળી કેવું શું તમારે કહ્યું નાનો ભગવાન આવું ન લીધું પ્રદ્યુમભાઈ અત્યારે બેઠા દીકરા પણ એ નિષ્ઠા બેઠી ને કઈ ખબર પડે હરખી હરખું હોય તો હાવ રાખે તો આજે અહીં બેઠા છીએ ખરું આ તમે કામ માંથી કામ ધંધા છોડીને અહીંયા આવો છો ત્યારે તો હમણાં તમારા ઓળખાણ કરે મારા કરે હો એવી માનુષ ની વાત આવી એમાંથી અલામી નીકળી પડ્યા એ અર્જુન સંઘ નો દિવ્ય ભાવ આપણી આંખે કરવાનો બીજા સત્સંગ એના ન પૈસા વાપરે દિવ્ય ભાવ જે જાગવો આપડે રાજી થઈ આવે નમૂનો નહીં ને સેમ્પલ હોય તો સેમ્પલ પાછું ઊભું અમે ધર્મ ગુરુ નો આશ્રમ અમારો આમાં સેમ્પલ નહીં હવે આમાં સંબલ આવે કે આપણે ધર્મ ગુરુ છીએ એ તરીકે તૈયાર થવું જોઈએ પણ જયારે ભગવાન મનુષ્ય જેવા પ્રાકૃતિક ચરિત્ર કરે તો પણ તેને વિશે દિવ્ય પણ જણાય એ પડતું જાય ખવાય નહીં હરખું વૃદ્ધાવસ્થા અને બોલે એ દરબાર બોટર ક્યારે આવશે બોટર મોટર શબ્દ નો આવડે ગમે એટલા માણા બેઠા હોય મોટર દરબારે એમ ન બોલે સ્વામી મોટર કહેવાય મોટા પુરુષ ને આપણે શીખવાડાય માટે જે બોલે એ બરાબર નિષ્ઠા રે આવડત આપડે બોલે હોય ના કાઢે સ્વામી ને આવડું નહીં બોલતા શીખવાડે મને શીખવાડો બોલો અને ભગવાન ના ચરિત્ર માં અભાવ આવે નહીં ચરિત્ર માં કેવા ચરિત્ર બેન નું હવેલું બતાવે સાધારણ છે એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વર ની ભક્તિ કહેવાય અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય અને એ શ્લોક માં કહ્યું જે ફળ તે આવા ભક્ત ને જ થાય છે બધા અનુકરણ કરે ને નહીં હો સ્વાભાવિક નીકળી પડ્યું હોય એને મળે અને જેમ ગોપીઓ ભગવાન ના ભક્ત હતા તો તે કોઈ રીતે ભગવાન અવગુણ લીધો જ નહીં અને રાજા પરીક્ષિત રાજા પરીક્ષિત તો ગોપીઓ ની વાત સાંભળીને એટલામાં જ ભગવાન નો અવગુણ લીધો આ થોડી વાત તો સાથે વિહાર કરે તો એ ગોપીઓને ભગવત ભાવ ન જાય શું કરી છે ને પ્રેમી જાને મારા મને પ્રિય છે પ્રેમી જાને મારા મને પ્રિય છે હરિ સંગ માન રાખે અને ભાવના ઉપર છે ભાવના જો બદલી તો નિર્ગુણ અને ભાવના ન બદલી તો બીજો રસ્તો અને પછી શુકજી ભગવાન નું સમર્થપણું દેખાડીને તે અવગુણ ને ખોટો કરી નાખ્યો માટે જેને ભગવાન ચરિત્ર કરે માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વે ને ગોપીઓ ની પેટે દિવ્ય જાણે પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહીં એવી જે ભક્તિ તે તો મહા દુર્લભ છે અને એક બે જન્મ ને સુકૃતે કરીને એવી ભક્તિ ના આવે એ તો અનેક જન્મ ના જયારે શુભ સંસ્કાર ભેળા થાય છે ત્યારે તેને ગોપીઓના સરથી ભક્તિ ઉદય થાય છે અને એવી ભક્તિ છે તે જ પરમ પદ છે માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે અને જેના હૃદય વિશે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાન ને વિશે પ્રીતિમાં શું બાકી છે કઈ બાકી નથી એવી રીતે મધ્ય પ્રકરણ નું દસમું વચનાવર્તન થયું